એટલે આમાંથી આપણે છૂટી જઈએ સામાનું વેર છૂટી જઈએ એ જ આપણી આપણા પ્રતિક્રમણ ની ઇફેક્ટિવનેસ સાબિત કરે ને હા પ્રતિક્રમણ થી એનો વેર નથી એક ફળો એક ડુંગળીનું ફળ જાય બીજી ફળ ત્રીજી ફળ જેટલા ફળ હોય એમાં કીધું જાય ફળ હશે કહ્યું ને ભગવાન ઘણા લોકો રાજદ્વેષ કરતા હતા અરે બહુ પાર મારતા હતા પણ એને અડતું નથી શીખાવા નાખતા મારતા હતા અરે રાગે કરતા હતા એટલે ઉઠાઈ જતા એમને અડતું નતું એમને આપણે અડતું નતું અને આ આપણને તો પેલો સમો ભેદ છોડે ત્યાં સુધી ઉપયોગ જ નતો ને આ દેહમાં ઉપયોગ જ નહીં દેહમાં જે કરવું એ કરે મારો પણ નહીં એમાં ઉપયોગ નહીં હા માલકી પણ નહીં નહીં પણ ઉપયોગ એ નહીં આ ઓને તું આમ ઓને તું આમ ભાગી રાખો ગુરુ ગયા નથી ગુરુ કરવા છે તે કોને કરવા જે આપણને નહીં દિલ ઠરે આપણે દિલ ઠરે આપણું દિલ ઠરે તો ત્યાં ગુરુ કરવા ગીર ના કરે તો કરવા નહીં ગુરુ એના એના કરતા એમને ગુરુ વગર એવું હાવ નુગરા હાર એવું હાવ પણ ગીર ના કરે તો હજી ગુરુ કરવા નહીં ગીર થતું નથી કોઈ જગ્યાએ ઘણી જગ્યા પ્રયત્ન કરે પણ દિલ થતું નથી પછી પાછળથી આપણે એમ લખવા દીવડે એના કરતા કરવા અને દિલ થયા પછી લખબાજી ઉડે તો કરવી નહીં એ તો ગીત હરી ગયું પછી એ ગુરુ હે કાલે હવારે અરે પાછો અને પછી આપણે બુદ્ધિ માપવા જે કા ગુરુ આવા કે ના એ નીકળે નહીં આપણે જોઈ જ રહ્યા તે ગુરુ છે આને પાસ થયેલો બિચાર અને પાસની અસર નીચે છે શું સમજો તને હવે ને જો ગુરુ કરવા નહીં કરવા તો કોઈ દાડો એના અપરાધ નહીં દેવો અને ગુરુ તો કરવા જ જોઈએ જો બન્યા તો ગુરુ વગર તો ચાલે જ નહીં આ દુનિયામાં રસ્તામાં સ્ટેશનમાં હોય તો છોકરાને પૂછવું પડે કોઈ હતી બહાર કેવા કરશે એ ગુરુ કર્યા કહેવાય પડે સમજ ને અહીં આવતા રહેજો તમે તમારા પ્રશ્નનું સમાધાન થઈ જશે બધું બધું બીજો પ્રશ્ન મનમાં ઘણા ખરાબ વિચાર આવે છે મનમાં જે ખરાબ વિચાર આવે છે તેથી તે તમને શું નુકસાન થાય ભગવત તરફ જે ધ્યાન જવું જોઈએ જતું નથી ભગવત તરફ જે ધ્યાન જવું જોઈએ જતું નથી ના ભગવત તરફ જે ધ્યાન જવું જવું જોઈએ તે તમારા હારા વિચાર આવે ના જાય છોકરા પૈડાવા વિચાર આવે પૈસા ના જાય હા આવું થાય એટલે મનના વિચાર ખરાબ આવે છે એ તમારો ભરેલો માલ છે એનો કોઈનો ગુનો નથી તમે જેવો ભર્યો તે માલ ત્યાં દારૂ આ કોટી હોય કોટી એમાં દારૂ કોટીનો હોય પણ નો પૂરી જાય તો શું થાય કોટી ઉઠીને આપણે લાગે કોટી પૂજે આપણે લાગે કોઠીમાં દારૂ હવેનો પૂરે જાય તો શું થાય હે અને દારૂ છે તે પેટા તો ઘોડા જતા ફડાક દારૂ ભર્યો કોને તે દુઃખદાર આ દારૂ કે છે કે છે ન્યાય કર્યો મારું દુકાન છે મારી પૂરી થઈ ગઈ પણ ભોગવે હા ધંધો પકડવો છે કે નહીં તે ભાઈ એક બે સમજી શકું આ આમ અંગે મને નથી પણ બીજો રસ્તો તો નથી સારો ના જેથી આવી એટલી ના આવી ગઈ હા કઈ જાત જાતનું અહીંયા આગળ આપણે જે એ હોય ત્યાં પ્રતિક્રમણ હોય બીજું હોય એ બોલ્યા કરવું મંત્રો બોલ્યા કરવા શરણવિધિ મળે કરવી શરણવિધિ મળે એ બોલ્યા કરવી આખી રાત ભોજન ખરા આનંદ તો જોઈએ પોઈઝન છે આવી જવાની પોઈઝન હોય તમારે તમારે કોઈ છૂટી નહીં છૂટી છૂટી ગઈ છે સંસારની સરસ ક્રિયાઓનો તેમનું સ્મરણ કરું છું અને માતાજીનો સાક્ષાત કરવા માટે ઉપાય રસ્તા એ છે મારા કાકા પ્રતાપજી ના બે પુત્રો જય આઈ તાવ પદ્ધતિ ના ધ્યાન ની કોઈ ખાસ રીત છે ખરી ગુરુ કે છે હા એક છે શું સાંભળ્યું તમે શિષ્ય એમ પૂછે છે કે તાવો પદ્ધતિ ની ધ્યાન ની કોઈ રીત છે ખરી ગુરુ મહારાજે કહ્યું એક છે શિષ્યે કહ્યું કઈ જયારે ભૂખ લાગે ત્યારે ખાવું ને થાક લાગે ત્યારે ઊંઘી જવું આ તાવ પદ્ધતિ ની ધ્યાનની રીત આપણા છોકરા જાણે છે આ નવું શું છે ભૂખ લાગે છે એટલે રડી જાય પણ ખાય છે ઊંઘ લાગે છે રસ્તા ટૂંકી જાય છે એ તો આપણા તાવો શું શીખવાનો તો આપણે નાનો નાનો આવડાવડો બાળકો તમે કેમ શું જાય છે હે તાવ કરતા વિશેષ છે આપણે ભૂખ લાગે આમ તો કે ભૂખ લાગી જાય ધ્યાન કરે છે શીખે કે છે એ તો આવું કોઈ કરે છે એમની રીત ને તમારી બંને એક જ રીત છે ગુરુ કહ્યું ના એક જ નથી શા માટે નહીં ગુરુ કે કારણ કે લોકો જમતા હોય છે ને ત્યારે હું એકલો ખાતો હોઉં તો તો ઠીક પણ કલ્પના ઘોડા પર ઉડતો હોઉં હું એકલો ખાતો હોઉં તો ઠીક પણ નહીં શાના શા વિચાર કરતો હોય હું જમ જમું છું અને જયારે તેઓ ઊંઘતા હોય ને ત્યારે એમના મનમાં હજારો રકમમાં વિચાર ખરબતતા હોય છે તેથી એની રીત એ મારી રીત કરતા જુદી છે આમાં બધે સારી વાત છે આ સાત સાત આ સાત દહીં વલવ્યા પછી મકાઈ કરી દીધા પછી સાત હોય દાંતની નીચે ફોદા હોય આ પોલા વધારે કે ભાઈ જીતી નીકળે ખરું કહ્યું આવી ચર્ચાઓ થાય છે બીજું શું થાય છે હા આ બીજવાળા દેશને તો નોકરો કયા રોટલી ભાત ખાય પણ મીરવાળા જેલના જે ઘોડાગાડીના ઘોડા હતા એ તમને કણાસ ખાતા હતા એટલે તો ગ્રાસ ખાતા હતા એક રોટલી બધી ખાય એવું એ લોકો જે ખાય છે એને ઈજા છે તમે દેખાવ તમારો વિચાર આપણો ફરક એમને આજે આવું ખવાતું છે એમનો ખોરાક તમને આવે તમને ગમે નહીં માટે જેનો જેનો જે ખોરાક છે તે બરોબર કેમાં આટલા પ્રશ્ન બધું ખરા છે કૃષ્ણમૂર્તિ નું ચોઈસ અરણ્ય છે શું રાગ દેશ વગરનું અરણ્ય શું જાગૃતિ જાગૃતિ આપણી વિતરાગ આ વિતરાગ જાગૃતિ કહેવાય તેની અવેરનેસ કહેવાય અવેરનેસ એટલે ઇન્દ્રિયોમાં મસ્ત હોય તેને જાગૃતિ કલમ કરી અવેરનેસ ની શરૂઆત થાય અવેરનેસ એટલે ઇન્દ્રિયોમાં મસ્ત એને લોકો માટે અવેરનેસ છે આપણા હિન્દુસ્તાનમાં અવેરનેસની કોઈ જરૂર છે અહીંના અહીંના મજૂરો પણ બિરાય હોય છે શું હોય છે અવેરની પણ બિરાય હોય છે અહીંના મજૂરો આ તેલ બહુ લાવી તમારે દેવું વધી જશે એ બધું બિરાય હોય હા જીવ જીવ હવે તદ્દન લોભિયા અને બહુ વિચારક હવે મેં શું કેવાય જુ વિવેક ધીરે કહેવાય જુ વિવેક થયેલા કહેવાય ધીરે નહીં એલર્ટ હોવું થયેલા કહેવાય આ બીજા બધા અવેરનેસ નથી આવ્યા નાઇન્ટી પર્સન્ટ નો બધો અવેરનેસ નથી તાઓની મનને વર્તમાનમાં પ્રવર્ત કરવાની પદ્ધતિ આજે મનના મનુષ્યના મન વર્તમાનમાં પ્રવર્ત નહીં કરતા કો તો ભૂતકાળમાં રાખે છે કો તો ભવિષ્યકાળમાં રાખે છે તેની પદ્ધત સારી છે કે ભવિષ્યકાળમાં રાખો છે શું કામમાં આજનું વર્તમાનમાં લાવો છે એ સારી વસ્તુ છે અને આપણે શું કહીએ છીએ કે વર્તમાનમાં રહો પણ આપણે રહી શકાય એમ છે કારણ કે ભવિષ્ય તો અત્યારે ત્યાં ચાલે રહ્યું આ ભવિષ્ય સંભાળવાનું તમારે રહ્યું એટલે અગ્રસ્રોત ના રહ્યો તમને અને જગત આખું અગ્રસ્રોતમાં પડેલું છે જવા પડી છે અગ્રસ્રોત આગળનું આ છોડીનું નામ થશે તેમ થશે અને મનનો કોકો એવો વિચાર ગયેલો નહીં પચાઘાત થઈ જાય શું થાય અરે માં એવું કઈ વિચાર્યું કાંઈ અક્કલ વાળો હોય ને અક્કલ ના હોય તો વિચાર આવે ને આવો આવો ફળદ્રુપ વિચાર આવે ને ફળદ્રુપ વિચાર કહેવાય ને મને પચાઘાત થઈ જાય શું થાય એ ફળદ્રુપ વિચાર કહેવાય ને કેમ બોલતા હા ભાઈ અક્કલ વાળા ના આવે ને અક્કલ વગર ના આવે એને કમક્કલ કેવી જો અક્કલ વગર અમારે છે કે જો વિચાર આવે છે નિવારણ લાઈટ હોય તેને વધારે લાઈટ કરીએ તો આપણે આખો સત્તા નથી પણ વધારે લાઈટ હોય એ જીત કરવાની સત્તા હોય હોય ના હોય મારે રાત્રે થોડુંક લાઈટ જોઈએ ખબર ને તે પછી પેલું નાનું મૂકવાનું હતું નહીં એટલે લાઈટ કર્યું તો હાથ કા પંખી કરી મેં કોઈ એની પર કાગળ ચડાવો કાગળ ચડાવતા લાઈટ આવવા પડે પછી એની પર કપડું ચડાવો પછી બાદ જેવું લાઈટ નહીં મોટું લાઈટ નથી એનું નાનું કરવાની આપણી સાથે રહી છે પણ નાનું હોય ત્યારે મોટું કરવાની ચિંતા નહીં જે રીતે તમારી અક્કલ છે કે તમારે વાપરીએ વાપરો ના વાપરો કશું એવું વધશે ને એમાં અક્કલ પડે પણ એમાં અક્કલ જ વાપરવી પડે ને એ ડીમ કરવા માટે અક્કલ જ વાપરવી પડે ને ના અક્કલ વાપરે નહીં આ તો શીખવાડું એ શીખવાડું એમાં અક્કલ ક્યાં વાપરે અક્કલ વાપરવા હશે અક્કલ વાપરતો જ નહીં આ તો ના કરવા ના આવડે આ ચાવીઓ જ્યાં અક્કલ ના હોય એના ચાવીઓ આવડે ક્યાં શું કરવું બધા કૃષ્ણમૂર્તિની કૃષ્ણમૂર્તિની ચોઇસલેસ અવેરનેસ છે એની પાછળ એવો હેતુ છે કે આ સારું છે કે ખોટું છે એવું એવું જજ તારા ખોટા ના એટલે રાગવેશ અને ખોટા વસવેશ થાય એટલે તારા ખોટાના ખ્યાલ સિવાય અવેરનેસ રાખો તો પુરસ્કારની તિરસ્કારની એમ જસ્ટિફિકેશન એ કન્ટેમ્પરેશન એમ એમ કે પુરસ્કારેની ને હા એવી અવેરનેસ હવે એ વસ્તુ કેવી જે કહે છે ને એ એમના એકલા જીવાને પુનસાય ના પ્રાપ્ત થાય બધા ના હોય જો એને મનમાં એ જોવા મને કેવું થયું આ બધા થઈ ગયું છે આ તો ગીત છે આ ગીત છે એવા ખુદ મહાપુરુષારી આવા ભગવાન જેવા હોય તો થાય ના થાય દાદા એને કરુણા ના કહેવાય બીજા પામે એટલા માટે કે બીજા પામે એટલા માટે કે છે એને કરુણા ના કહેવાય ભાવના બીજા પામે પણ આ નથી પામાય એવી વસ્તુ પણ બધા ખોવાઈમાંથી કે છે એમના શબ્દો લોકોને કામ બહુ લાગે ખોવાઈ લાગે આ લોકો ગોઠે નહીં આ લોકો ત્યાં કઈ બધેલા મોટે મોટે નહીં તારે એ કે છે એ ગોઠતા નથી કેટલા વખતથી આગળ કોઈ પાંચ ફેરફાર થતા નથી ના થાય આ ફેરફાર હવામાન આવું ગરજ તો ઉઘરાણે થાય અહીં તો બેડી વિતરાગ નો હાફ ઉધર છે તો ઉધર થશે આવું આ ઉધરા ના થાય વિતરાગ છે આટલી ઉંમરે લોકોનું કેમ કરીને ફોરેનમાં હેલ્પલાઇન થાય છે કારણ ફોરેનના લોકો કેવા સહજ ભાવના છે એ કહ્યું એટલે મારી હિતની વાત કરે સ્વીકાર કરી અને બીજા શિક્ષણ વર્તે અને આ બધું ગોઠે જ નહીં પંડિતો બધું થઈ ગયું હોય એના શબ્દો પર ચીટ ના હોય આ ગોઠે કોઈને ભગવાને નહીં ગોઠ્યા ગોળી ચીટ નવ નવ વાસુદેવ ભગવાન થયા નવ પ્રતિ વાસુદેવ થયા નવ બળદેવ થયા કોઈને વાંચ્યા નથી બાર ચક્રવર્તી થયા કોઈને વાંચ્યા નથી તો અમને થઈ ગયો જ્યાં સીધા લગ્ન કરાવ્યો તો આવી ફેશન એવી ફેશન ધન છે આ જ્ઞાન નહીં ધન છે જો છોતેર વર્ષની ઉંમરે ઉંમર છોતેર વર્ષની લોકો કે છે આવે છે ડોહા થઈ ગયા છે એટલે આમાં ફ્રેશનેસ તો જો થઈ ડોહા થઈ ગયું ફ્રેશનેસ તો મંગલદાસ ને એ જ લાગ્યું હે મંગલદાસ ને એ જ લાગ્યું હે મંગલદાસ ને એ લાગ્યું જ્ઞાની છે ચમત્કાર થઈ જશું કે મૈયા આપડે કશું વિચાર ના કરીએ તે ચેતે ચેતે ચેતે ચેતે ચેતે કરે એ નહીં આવું નહીં આમ નહીં ચેતે કે નહીં ચેતે કોઈ કોઈ વિજ્ઞાન આવું ચેતવણી ના હાલે બોલતા આવે નહીં કોઈ આ તો બેપડે કઈ બોલી મારી ન આવે બે ચાર દાડા વખતે કોઈ જોડે ઇંગ્લિશ બોલે મારું ભાવે નહીં આવું ઇંગ્લિશ મારે બોલવું પડે છે પણ તમારી રીતે હાઈ ઇંગ્લિશ છે કે તમે તો આપણું મારું બોલ્યું છે સાહેબ મને પેલી ગ્રામેટિકલ ભૂલ ના ફાવે એના કરતા હું બોલું નહીં આ તો ઠોકા ઠોક કરે છે પોતાનું ચાલે ચાલે છે આવે ચાલે છે મને પસંદ નહીં પોતાનું રેગ્યુલર પાસપોર્ટ વિઝા તમારો વાસુદેવ પાસ કરે થાય એટલે મળતું આવે કેવડિયા કેવડિયા આત્મા બે અલગ છે માનસિક ક્રિયાઓ આત્માથી અલગ છે તો દાદા ભગવાન ને વંદન કરે છે એ કોણ કે આત્મા કે વિચારની ક્રિયા વિગત ને વંદન કરે છે દાદા ભગવાન તે કોણ તારે જેને જેને દુઃખ પડતું હતું કરતા હતો અને ભોગતા હતો કરતા હતો ત્યાં સુધી ભોગતા હતો એટલે દુઃખ પડતું હતું કરે એટલે દુઃખ પડે ને ભોગતા થાય ત્યારે એને દુઃખ પડતું એટલે મુક્તિ એ ખોરતો હતો કોણ ખોરતો હતો જેને દુઃખ પડતું હતું તે જયારે દુઃખ પડતું હતું તે મુક્તિ ખોરતો હતો એને લાગ્યું કે આ ભગવાન ના દર્શન થયા એટલે એને પોતાને અનુભવ થયો એ અહંકાર ને અનુભવ થયો દાદા ભગવાન નમસ્કાર કરે અહંકાર કરે એ વિચાર નહીં વિગત નહીં વિચાર છે એ અહંકાર કરે પછી બીજો બીજો સવાલ તમારો નથી ને ગાલા ગાલા નો પ્રશ્ન આપ દેશ જોડે પાડોશી તરીકે ભાવ રાખવા જણાવેલ છે જૈન શાસ્ત્ર ના ભગવતી સૂત્ર નો દેહ જોડે આત્મદશા પામવા માટે સાક્ષી ભાવ રાખવા જણાવે તો સાક્ષી ભાવ એટલે શું વિગતે સમજાવશે અહંકાર થી સાક્ષી હોય અને પડોશી ભાવમાં જ્ઞાતા દર્શા હોય સાક્ષી ભાવ ના હોય એટલે ભગવત સૂત્ર બરોબર લખ્યું છે કારણ કે ક્રમિક માર્ગ હોય એમાં અહંકાર કરો એટલે કે તું સાચી ભાવ રહીને દેહ ની બધી ક્રિયાઓ જો તું સાચી ભાવ રહી સાક્ષી ભાવ કેવી તે આ બે જે જે ક્રિયા કરે અને તેને હું ખ્યાલમાં રાખે કે આ કર્યું આવું કર્યું આવું કર્યું આ નફોડું છે એવું ખ્યાલ રાખે સાચી સાક્ષીઓ ને હોય એવી રીતે તું ખ્યાલ રાખે એવું ભગવત સૂત્ર કહેવા માંગે છે હવે ખ્યાલ રાખવાનો એ એ પ્રેક્ટિસ કરતા કરતા કરતા ગમિક માર્ગ એમ કરતા કરતા જ્ઞાતા દસ્તા સહન કરે આપણે જ્ઞાતા દસ્તા થઈને આપણે સાચી ભાવ ના રહ્યું સાચી ભાવ અહંકાર હોય તો જ સાક્ષી ભાવ આ જેટલી જનતા બહાર ધ્યાન કરાવે છે એટલા શું કે છે જેટલું થયું એટલે દવા ચૂકડી દવા મટે મોક્ષ ની તો બહુ ઘણા કાળ નહીં તો ત્યાં સુધી એ તે દેહાદ્યાસ કહેવાય દેહાદ્યાસ ભગવતી તો સારું લખ્યું છે સાક્ષી ભાવ રાખે સાચી વાત ઊંઘને રે લાખો બધે તો કરવા પ્રયત્ન કરે મેણો ઉતરે નહીં ને આ કે આ ઉતરે નહીં એની સાચી રહેવા ના દે સાચી રહેતો ફરી કરે નહીં પોતાની ભૂલે કરતો સાચી ભાવ રહેલો ને બધા પોતાના દોષ કયા પણ આગળ ના તન્માયાકાર ત્યારે બીજા શ્રીમંત બધો પ્રશ્ન હતો ને કઈ ઉડી ગયો ના છે આખી ભાષા આ જીવન પેલું પેપર છે પ્રશ્ન મેળવી ગયા પેપર પેપર છે સોલ્વ કરવાનું સપ્લિમેન્ટરી તમારે પેપર તમારેલું પેપર તમારેલું આવું હું ના આવું હે આવું પેપર ના આવું હે આત્મા સર્જક છે ને આત્મા અસર્જક છે આ કઈ રીતે અપેક્ષા એ સમજાય આત્મા સર્જક છે અને નીચે નીચેથી અસર્જક તો મને એ રીતે સમજાયું કે આત્માની હાજરી છે તો એ સર્જક છે આત્માની આપણી પાસે હાજરી છે તે રીતે સર્જક છે ના ભૂતગલો બધા વ્યવહારથી સર્જક છે તો શું લોકોને એવું લાગે કે આકર્ષિત કોણ કરનાર છે અમે કોઈ છે નહીં આત્મા જ કર્યું આ અને મને છે એવું બધા હું જ કરું છું આ મારો આત્મા જ કરે હું નહીં પણ આ તમે તાર જ્ઞાન સમજ્યા પછી સમજ્યા આત્મા સર્જક નથી ત્યારે તો બધા આખું જગત એમ જ માને સાચે સાચું દિલથી નથી દિલથી માને ને હોય તે પોતાની જ કે જેવું અનુભવ એવું છે આ તો તમને અનુભવ બીજો થયો એટલે તમે સમજ્યા કે વ્યવહારથી સર્જક કઈ રીતે હવે નટુભાઈ પૂછે છે મારે થઈ ગયું સત્યભાતા ચાલશે આત્મા સિવાય ને અન્ય બીજું બધું પૂતગલ છે કે છે એ તમારા ધ્યાનમાં જ આવે છે ને બીજું બધું પૂતગલ બધું તેમ આત્મા છે સિવાયની કઈ પણ અન્ય ક્રિયા એ ભ્રાંતિ જ છે આત્માને પુષ્ટિ પડે મળે એ શિરાની ક્રિયા કરો કે કરાવો તે ભ્રાંતિ પુષ્ટિ મળે તે શિરાય કારણ કે માર્ગ ત્યાં આપણે ત્યાં પહોંચ્યા રહે માર્ગની જરૂર છે કે નહીં એ જરૂર નથી એને પુષ્ટિ મળે એવી ક્રિયાની ચાલો પછી બીજું શું ભાવી નથી શું તમારો પ્રશ્ન છે કાલ તો સંતરાને આજ્ઞા આપવી પડી નથી તમારે આટલું કરવાનું છે દટ કરી ના કરવા ના કહી દો ના કરી જીવને આત્માની અંકુરતા ને પ્રતિકૂળતા કેવા સંજોગોમાં પ્રાપ્ત થાય જીવાત્મા ને અનુકૂળતા પ્રતિકૂળતા કેવા માંગો છો ને જીવાત્મા શું કે એમ રાખો એમ રાખો જીવાત્મા તમે આત્મા ને જીવાત્મા નો કોડ પાડો પછી પ્રશ્ન નવો નીકળશે આત્મા ને જીવાત્મા નો કોડ પાડો આત્મા અને જીવાત્મા બે નથી એક તો જીવાત્મા પછી બીજો અંતરાત્મા અને બીજો પરમાત્મા આ શુદ્ધાત્મા એ પરમાત્મા છે શું છે બીજો વચ્ચે વચ્ચે અંતરાત્મા અને આ ચર્ચા જીવાતમાં જ્યાં ક્યાં સુધી જીવાતમાં કહેવાય કે બહિર્મુખી છે ત્યાં સુધી અને ભૌતિક સુખોમાં હિંસાઓ ભૌતિક માટે મન વચન કયા વપરાય છે ભૌતિક ભૌતિક સુખો જ રાખેલો રહેશે ત્યાં સુધી જીવાતમાં કહેવાય ભૌતિક ગુણ પડેલું છે ના ભૌતિકમાં જે ભૌતિક દ્રષ્ટિ છે અને ભૌતિક માં સુખ છે આમાં સુખ છે દ્રષ્ટિ એ બાજુ છે ત્યાંથી કોઈ કોઈ જ્ઞાની કે ગુરુ મળી આવે આમાં શું સુખ છે તમને સુખ હોય તો જયારે ઝઘડો થાય ત્યારે ઉપાધિ થતી નથી ત્યારે ખાય છે ઉપાધિ પૈસા નહીં હોતા ત્યારે થતી નથી ત્યાં ખાય છે તમારું સુખ કહેવાય કેવી રીતે જે સુખ પછી દુઃખ આવે એને સુખ કહેવાય ખરું જે સુખ પછી દુખાવે ત્યાં સુખ કહેવાય ખરું જે સુખ પછી દુખાવે એને કહેવાય જ છે તમને શું લાગે તમને સમજાય છે વાત સમજાય છે વાત સમજાય છે ના તો તમે આ ની વાત કરી દે શું ડખો કરો તો ચારિત્રમો કરવું એ શું ડખો કરો તમે તો ચારિત્રમો કે કઈ ના કહેવાય એ શું ડખો ડખો એ જુદી વસ્તુ છે ડખો કોને થયો ડખો થવો અને ડખો થઈ ગયો એ વસ્તુ જુદી ડખો કરનાર ડખો કરે છે અને કેટલાક ડખો નથી કરે કર્યો થઈ જાય છે થઈ જાય છે ચારિત્રમોમાં જાય છે અને કરે છે પોતાનો મોહમાં જાય મોહ કેવાય ને બધું આમે નિકાલ તો તમારે કાંટા રસ્તે રહેવું નથી બી વાંચે તે તમારે જોયા મહાત્માઓને ચારિત્ર મોહ છે અને જનરલ પબ્લિક ને મોહ છે એને બસ સાધુ રહું તેનો તે મોહ આપણને ચારિત્ર મોહ આપણને છે બધી વખતે નિકાલી ભાવે બધી વખતે વાંચતો ના હોય માણસ નિકાલી ભાવે બધી વખતે વાંચતો ના હોય તો એ ચારિત્રમો નહીં નાખતો દરેક વખતે એ દશા ના રહેતી હોય જાતા દ્રષ્ટાની તો એ તો એ ચારિત્રમો ને ચારિત્ર બહુ ચારિત્ર બહુ ચોખ્ખું ના થયું એ લુગડા ગયા વગર રહી ગયો ગયા વગર રહી ગયો આપણે રહેવું છે જ્ઞાતા દ્રષ્ટાપણું રહીએ છીએ જાતા દ્રષ્ટાપણું પણ અમુક સંજોગોમાં એ ખસી જાય છે જેટલો રૂગડો હોય એમને ગોવા ત્યાં ગયો કઈ ગોવા પછી જાય છે આપણે ગમતું નથી અને તે આપણે નભાઈ નથી ખાઈ જાય છે ભાઈ ફરી એટલા માટે આપણે અવતાર કહીએ છીએ ને ગ્રહણ કરવાનો ત્યાગ કરવાનો છે નિકાલ કરી નાખવાનો છે કડાકુટો ઇંગ્લિશ કરવા જાય તે થાય ડોક્ટર અંગ્રેજી કરી આપીએ કરે છે પ્રેરણાની આપણને આપણા જ્ઞાન છે જ્ઞાનના આધારે વ્યાજબી લાગે તો એ પ્રેરણા પ્રમાણે ચાલવું અને જ્ઞાનના આધારે ખોટું લાગે તો એ પ્રેરણા ઉડાવી દેવી જ્ઞાન ના આધાર હોવું જોઈએ આપણે ધ્યેય ધ્યેય પર પહોંચવાનું આપણે જે વળાંક બોલી જવું હોય તો ધ્યેયને માટે પ્રેરણા બરોબર સત્ય બતાવતી હોય તો ચાલવું અને અસત્ય બતાવતી હોય છોડી દેવું ધ્યેયને પહોંચી વળવા માટે શું જરૂર છે એ પ્રેરણા જો આપતી હોય તો આપણને આપણને એ રસ્તે ધ્યેય પર પહોંચાય એવો હોય તો પ્રેરણા માફક ચાલવું ના પહોંચાય પ્રેરણા છોડી દેવી સમજાય ને મુખ્ય વસ્તુ ધ્યેયને પહોંચવે છે આપણને એવું લાગતું હોય કે આપણા ધ્યેય પ્રમાણે અંતપ્રેરણા આપી રહી છે પણ એ છતાંય ઊંધું નીકળે ખરું જે પ્રમાણે અંતઃપ્રેરણા મળી રહી છે એવું આપણને લાગે ને આપણે એવું ચાલીએ પણ એ કોઈ વાર ઊંધું નીકળે ખરું ના આપણે ધ્યેયને જો ચોક્કસ જાણતા હોય ધ્યેયને પ્રમાણે તો ના છતાં એ ધીમેરીને ઊંધું ફેરવા જતી હોય તો આપણે સમજી જગ્યાએ શું કરે છે કે ના ચાલે છે બળદ તો અવરા પડે કરવા કેમ દઈએ શરીરે પહોંચવા દે એ અંતસ્પ્રેરણા આપણી અને બીજી આપણી જીતમાં પછી બીજું શું પ્રશ્ન ઊંઘમાં જાગૃતિ શક્ય છે કેવી રીતે ઊંઘ હોય તો જાગૃતિ ના હોય જાગૃતિ ઊંઘ ના હોય દર નરકે જાગૃતિ હોય તો જેને ઊંઘ કહેવામાં આવે ઊંઘ એ બધા જાગૃતિ ના આપણે જાગૃતિ ચોવીસે કલાક રહેવી જોઈએ પણ ચોવીસ કલાકમાં અમુક તો ઊંઘ તો જોઈએ જ માણસને ઊંઘવાનો તો તેમાં કેવી રીતના ભેદ રાખવું જાગૃતિ છે ઊંઘમાં અહીંથી જેગડે સુઈ ગયા જેગડે જે જાગૃતિ હતી તે આપણે ઉકેતા તે જાગૃતિ હોય તો ચાલુ હતી આપણે સુઈ જઈએ ત્યારે જે જાગૃતિ હતી અને તે ઉઠીએ ત્યારે એ જ જાગૃતિ હતી જાણું ઊંઘમાં હતી તો એટલે હજી કઈ જરૂર નહીં નિરાંત ઊંઘી જશે બસ સાચું છે હું તમને ઉજાગર કરાવવા નથી આવ્યો ઉજાગર હતા જ ને ક્યાં હતા ઉજાગર હતા જ કોઈ ચીજ નહીં તમે પણ ભગવાન આ પારકી ચીજ ને દબાઈ બેઠા છીએ કરાઈ વસ્તુ વિનાશી વસ્તુ દબાઈ બેઠા કુદરતી છે બધી વસ્તુઓ વિનાશી ત્યાં આપણે દબાઈ બેઠા છીએ સાચી વસ્તુ રે પાસે કેટલા દિવસ જે રહેતી નથી એ પારકી છે ને જે રહે છે એ આપણી આ દુનિયામાં જે બધું છે એ બધું all temporary adjustment and you are permanent you are permanent and all the temporary adjustment temporary adjustment એમાં રાગદ્વેષ નહીં કરવાના રાગદ્વેષ નહીં કરતા ક્રોધ મારનાર નહીં કરવાનો ક્ષમતાથી આપણું છે જ નહીં ત્યાં રોકવું કેવી રીતે એને રોકવું કેવી રીતે ને એ ભસ્મીભૂત કરે જ્ઞાનાગ્નિથી તેનાથી જ્ઞાનાગ્નિ જ્ઞાનાગ્નિ હોય તો બધું ફરી જાય પાપ પછી છે બધું શરૂ થયું મેં પાપ કરેલો હતો એમ ગુંચવે આ પીવો છો તે કઈ અસંતુલ થાય અસંતુલ કારણ તમારી અજ્ઞાનતા છે આ આ શું છે જાણ્યા અગર બસ ઠોકે જ રાખો જાણવું તો છે ને હું પહોંચ્યો ના જોડી દઉં હું ચંદ્રશેખર છું એટલું જ ખોટું પાછું એટલે ધીસ રોંગ બિલીફ હું ચંદ્રશેખર છું તો રોંગ બિલીફ છે જે તમે નથી તે તમે આરોપ કરો છો કે હું છું ચંદ્રશેખર તો ઓળખવાનું સાધન છે ગવર્મેન્ટ કે ચંદ્રશેખર એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે અને તમે જાણો ચંદ્રશેખર તમે જુદા ચંદ્રશેખર અને તમે પરમેનન્ટ નામે બદલી ના જાય આજે ખબર એ કે છે આજે ખબર પડી કે આ નામે બદલાઈ જાય કે પહેલા એવું નામ સાચું પણ એ ખોટું આજે નીકળ્યું હા બધું સાયન્ટિફિક સર્કલ છે એવિડન્સના આધારે બધું ફર્યા હું ક્યાં નો ધંધો કરતો હતો ત્યાંથી આ કઈ જ્ઞાની પુરુષ આ શરીર માલિક નથી રહ્યો પચીસ વર્ષથી છવ્વીસ વર્ષે અને ટાઇટલ નથી માલકી આ વાણીની માલકી નથી આ વાણી બોલે કોણ બોલતું છે તમારી સાથે વાત કરતું કોણ વાત કરતું બોલે છે એના કરતા કઈ વિચાર કરી બોલવો આ ઓરિજિનલ ટેપ કરે છે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ નથી આના ઉપરથી આ ઉતરે અને એના પછી બીજી ઉતરે પણ આ ઓરિજિનલ ટેપ રેકર્ડ એ એ એ બોલે છે તમારી સાથે તમે જોતા છો આ લખતા છો અને હું જ્ઞાતા દસતા છું શું વાણી બોલી તેને હું જ્ઞાતા દસતા એટલે એનું નોંધ રાખું આપ સમજ આવું છે શી સમજે પડે હાલ હું બોલતો નથી મારી કાંઈ માલકી ને માલકી વગરની વાણી છે માલકી વગરની વાણી હોય ત્યારે આપણે છુટકારો થાય હું જવાબ આપું છું એ પણ માલકી વગરનો જ મારો કે હું જવાબ આપું છું એ પણ માલકી વગરનો હું જે જવાબ આપું છું એ પણ માલકી વગરનો માલકી વગરનો પછી માલકી માની બેઠા છો એ માલકી પણ છૂટે એવું નહીં તમારું જ્યાં સુધી અહંકાર ને મમતા હોય ત્યાં સુધી હું કેવું બોલ્યો કેવું સરસ કર્યું તમે ખબર કરી ને તમે રસ હોય ગર્વ રસ હોય હું કેવું સરસ બોલ્યો બાકી આ તમારું આ ગાય બેન દરેક અવાજ માત્ર ટેપરે કરશે પછી પડી સમજવું શાંતિની વ્યાખ્યા સમજાવો હું એમાં બહુ ઊંડો ઉતર્યો નથી ચિંતા કરો જોઈ રહી નહીં અત્યારે લખો એટલે આ જ્ઞાનીઓ જે પોતે મુક્ત પુરુષ